એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો બોટાદમાં બેઠા બેઠા નિવાનભાઈ વાર્તા સાંભળે છે અને કેટલા બધા ભટુરિયાઓ આવી ગયા છે ભાઈ વાર્તા સાંભળવા માટે આવો ત્યારે આવો આજે હું તમને બધાને એક બહુ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ કાન દઈને સાંભળજો છોકરાઓ વાર્તાનું નામ છે ચાલાક હરણ એક વખતની વાત છે ઓ નિવન એક વખત કેટલાક કઠિયારા જંગલમાં લાકડા કાપવા ગયા હતા ભાઈ હા જંગલમાં લાકડા કાપે ને એને કઠિયારા કહેવાય એ બધા આખો દિવસ કામ કરી લીધું એટલે એક રાત એમણે જંગલમાં વિતાવાનું નક્કી કર્યું બધાએ અને બધા પોતાની સાથે જે ખોરાક લાવ્યા હતા ને એ બધું જ ખલાસ થઈ ગયું ઓ ખૂટી ગયું અને રાત માટે એમની પાસે કાંઈ બાકી નહીં એવામાં એક કઠિયારો હતો ને એ તો મનમાં વિચાર કરવા લાગ્યો કે હું હવે ભૂખને વધારે સહન નહીં કરી શકું મને કંઈક ખાવાનું મળી શકે કે કેમ ચાલો મારે તપાસ કરવી પડશે ખાવાનું શોધવું પડશે એમ વિચારીને એણે કહ્યું હો અને પોતાની કુહાડી લઈને ચાલવા લાગ્યો એ તો એ એક ઝરણાની પાસે ગયો અને એણે વિચાર કર્યો કે હમ અહીંયા ઝરણું ખળખળ કરતું વહે છે એટલે જંગલના ઘણા પ્રાણીઓ અહીંયા પાણી પીવા આવતા હશે જ્યાં સુધી મને ખોરાક જેવું કંઈ મળે નહીં ત્યાં સુધી હું અહીં રાહ જોઉં એમ વિચારીને તો અહીંયા ઊભો રહ્યો પણ ઝરણાની પાસે કોઈ આવ્યું નહીં અચાનક એણે એક અવાજ સાંભળ્યો નિવાન એણે પાછળ ફરીને જોયું તો હરણાનું એક ટોળું ટેકરી ઉપરથી નીચે ઉતરીને આવતું હતું એટલે એણે એક વિચાર કર્યો અને યોજના બનાવી તરત જ એ તો જમીન પર આડો પડીને મરી ગયો હોય એવો ઢોંગ કરીને પડ્યો રહ્યો હરણાના ટોળાએ જોયું કે એક માણસ જમીન ઉપર પડેલો છે એટલે એ તો બધા નજીક આવ્યા એમણે માણસને ધ્યાનથી જોયો માણસના હાથમાં કુહાડી જોઈને હરણોના ટોળાનો જે મુખ્ય હરણ હતું ને એનો વડું એ બોલો મને લાગે છે કે આ માણસ મરી નથી ગયો એ આપણો શિકાર કરવા આવ્યો છે એટલે એણે આપણી સામે ચાલાકી અજમાવી છે તમે બધા બે ધ્યાન ન બનશો એણે પોતાના ટોળાને માણસથી થોડુંક આગે ઊભા રહેવા જણાવ્યું દૂર ઊભા રહો અને રાહ જોવા કહ્યું એ માણસની તરફ સરકો અને કુહાડી ખેંચી લીધી હો આ માણસ પણ સાવધાન હતો એણે તરત જ પોતાની કુહાડી પોતાના તરફ ખેંચી હરણોને આ માણસની ચાલાકી સહેલાઈથી સમજાઈ એ તો તરત પોતાના ટોળામાં જોડાઈ ગયો અને કહ્યું કે ભાગો આ માણસ મરી નથી ગયો જીવે છે દૂર ભાગી જાઓ માણસને પોતાની મૂર્ખામી માટે ઘણી શરમ આવી હો નિવાનભાઈ અને એ રાત્રે એણે ખૂબ લાંબા સમય સુધી રાહ જોઈ પણ એને કોઈ પ્રાણી મળ્યું નહીં શિકાર મળ્યો નહીં કે ન તો એને કંઈ ખાવાનું મળ્યું અંતે તો થાકો પાકો ત્યાંથી જતો રહ્યો તો ભાઈ છોકરાઓ આવું હતું આ ચાલાકરણ અને એની ચતુરાઈ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ આવજો ત્યારે